દુકાન જરા અહીંયા આગળ જ્ઞાન તેનું નામ કેવાય કે હર્ષોપ થાય ત્યારે હાજર થાય શું થાય એટલે હર્ષોપ થવા ના દે બીજા બધા જ્ઞાન શું કહ્યું બીજા બધા જ્ઞાન હર્ષ અને શોખ વખતે જો હાજર ન થાય તો બીજા બધા પુસ્તક ના બધા પુસ્તકો જ્ઞાન થી કરેલા છે અને હર્ષ શોખ વખતે થાય તે જ્ઞાન અને તે વિજ્ઞાન અને તે જ મોક્ષ નો હેતુ છે બધી બીજી વાત બધી અનંત અવતારથી ભટક ભટક કર્યો છે અને જયારે જરૂર જરૂર હર એને જ્ઞાન હાજર થતું નથી એ જ્ઞાન ને કરવાનું શું જ્ઞાન કરુણાનું કે હર્ષ અને શોક હાજર થાય તમને થાય છે સરસ એવું થયું એટલે જે આત્મજ્ઞાન છે તે અક્ષરો ની બાળક છે એટલે જે આત્મજ્ઞાન છે એ અક્ષરોની બહાર જ છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરોની બહાર જ છે જેટલા આ ઘર છે ને તેમના માટે કઈ લખવું પડ્યું નથી લખવું પડ્યું અક્ષર માટે શું કહ્યું પણ અક્ષર થી છે અક્ષર થી ઉપર છે અને જગત આખું અક્ષર માં સપડાય છે અક્ષર માં એ પછી કપાળ જરા શાસ્ત્રો હતો કે મારી નામ હતો પણ બધા અક્ષર માં સપડાયેલા કજું ફળ આપે નહીં જય ઠંડક આપે ખાલી વાંચે તે ઘડીએ કારણ જ્ઞાની પુરુષની વાણી છે ને અંદર સંદેશ આવે હાજર થાય નહીં ખરે ટાઈમ હાજર થાય નહીં મૈયા ક્રોધ માન માં લોકો ઓછા થાય નહીં મતભેદો ઘટે નહીં સમજે ને સ્વસંગ ઘટે નહીં આ તો મનમાં પછી માને જાય કે ભાઈ આ જરા સારા ઘઉં ના મળ્યા કંટ્રોલ ના સડેલા સડેલા પણ આવું બધું જે સડેલા ઘઉં છે જો સારા મળે નહીં ત્યાં સુધી રોકે જીવ પામે અવશ્ય તું સતત ને રોકી નહીં ત્યાં સુધી મોગ તારો બધા થોડા નકામા તું તારે સદન કર્યા મેં પુસ્તકો લખ્યા અને ત્યાં નહીં બધું સદન કર્યા કરું શું કે છે પુસ્તકે ના આ તમારા માટે તમારા માટે નહીં લખ્યા બધા બધા પત્રો લખેલા હતા અને ત્યારે પણ તમને તમે સધન કરવા મળ્યા પુસ્તકો પર અને એક બાજુ શ્રીમદ આપતો કે રોકે જીવ સદન તો પામે વસેલો અને સજીવ મૂર્તિ વ્રત જે કઈ પણ કરવામાં આવે છે બંધન છે એ જ કસું છે સજીવન મૂર્તિ વ્રત જે કઈ પણ કરવામાં આવે તે બંધન છે એમ અમારું હૃદય છે એવું સહેજા તરીકે પોતે પોતાની મેરે દવા બને પીવા માટે શાસ્ત્ર એમાં દવા લઈ કમના કિલ્લા લઈને પી જવાનું અવાર મોટો જ્યારે ઉઠ્યા હતા સ્વાધ્યાય કરે હવે એક સતત જ્ઞાની ના આધારે સતત છે લોક ના આધારે સતત ના કેવું કારણ કે અહીં તો બધી આ સ્વાધ્યાય રવિ રમત હતું એની અપેક્ષા એ રવિ અમારા સાહેબ કેવી આ વાત કરવા જેવી નહીં જ્યાં ઉદ્દેશ બરોબર ચાલી જાય એને સ્વાધ્યાય કયો ભાઈ સ્વાધ્યાય કરો ભાઈ પણ જેને મોક્ષે જવું હોય તેના સ્વાધ્યાય હેલ્પ નહીં કરે એને પોતાને ચિંતન મનન આત્મશોધન એ મદદ કરે ખરું ચિંતન મનન આત્મશોધન એ બધું સાધક ને મદદ કરે ખરું શોધન આત્મશોધ આત્મશોધન તો નિરંતર ને શોધ ભગવાને કર્યું નિરંતર એટલે રોજ બે ચાર પાંચ કલાક હાથેલા વિચારે કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે ધંધા રોજગાર કરે પણ જ્યાં ચાલે ચાલતા થાય ત્યારે કરે હાથે રહી ચાલે એને આત્મશોધ કહી એવી કરનાર હોય તો ચાલે ભાઈ પૂછે છે કે સ્વાધ્યાય નુકસાન શું સ્વાધ્યાય કરવાનું નુકસાન શું કે નુકસાન નહીં સારું છે પુણ્ય બંધાય ને પુણ્ય બંધાય આપડે આ તો બહુ સારો ભલે બધી વ્યવસ્થા ભલે સ્વાધ્યાય ઊંચી વસ્તુ છે એમ નુકસાન લેવા છે આધ્યાત્મિક વસ્તુ કેમ તમને નુકસાન લાગે તો જેને આ મળ્યું એને પેલું નકામ કેમ છે જો મળતું હોય એને સાથે ઓમ એમાં ભાવ જાગે જ નહીં તમારા પર ઓમ નમ શિવાય શ્રી કૃષ્ણ શરણમ એ બોલીએ તો એમાં ભાવ જાગે કે નહીં જાગે બધું લાભકારી બધું સુકારી રાજાના રાજા થવું હોય તો સ્વાધ્યાયની જરૂર નથી સાતમાં રહેતી હોય તરી શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત તેની હવે જે કરવું રાજા થવાની રાજા થવાનું રાજા આપણે કહ્યું ને કે રાજા થવું કે કરવું સ્વાધ્યાય માટે એના માટે શરૂઆતમાં શું કરવું પડશે શરૂઆતમાં તો કઈ રાજા થવાય નહીં ને શરૂઆતમાં તો રાજા કઈ થવાય નહીં ને શરૂઆત માટે શું કરવું ચોપડી આપો કસાયનો રહ કરવો છે કસાય મંદ કરવા છે તેને બદલે તે બધો આ માલ નથી શું કરું હા રહેવું છે માન માન કીર્તિ ના પૂછ્યા છે ના પૂછ્યા છે ત્યારે આ સંસાર બધી સ્થિતિ વધે ને તો જેને કચાય રહિત થવું હોય કચાય રહિત ચિંતિત માત્ર દુઃખ ના થાય એક ચિંતા ના થાય એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન ભોગવી એક ઉપાધિ ના થાય એક ચિંતા વિજ્ઞાન અહીં મુક્તિ આપણે થઈ ગઈ લાગે મુક્તિ ચાલા વોટ ને શું કરવાનું શું ભરોસો ચાલા વોટ નો હા તો આ વોટ નહીં જોઈ તો ભાઈ વાત અહીં અત્યારે તો શાક લેવા કરીએ ને તેમાં સહકારી જાય છોકરો તો તારા મોકલો શું દેવાનું ભાઈ ચાક લેવું કે છોકરો બધા ઢોર સહકારી દે દસ મિનિટ વિચાર પડી આત્મા શાંત માં બેઠા હોય બહારનું નિમિત્ત બહાર નો માણસ કોઈ ક્રોધી આવ્યો બીજો કે કોઈ તો એને દિલગીરી થઈ જાય તો એ આત્મબળ ઓછું કે એ આત્મબળ પર વિજય મેળવવા માટે કસાય થઈ જાય તો એને વિજય મેળવવા માટે જ્ઞાન મેળવવું કે આત્મબળ એવું કોઈ કોને આત્મબળ કે છે કોઈ આપણે શાંત સ્થિર બેઠા હોઈએ તે વખતે બહાર થી કોઈ ક્રોધિત આવ્યો હોય તો તે વખતે છે તો આપણા પરિણામ બદલાય એના માટે આપણે શું આત્મબળ વધારવું જોઈએ કે આપણા પરિણામ એના જ્ઞાન બળ કે આત્મબળ ત્યારે નવું નવું પણ માંથી જ આવશે પહેલા પછી આ તેજને આપશે છેલ્લે છેલ્લે મેં કહ્યું હતું ને બીજી છપાવ એમાં રહી હોય હવે આના આના પછી તો દિવસે દિવસે આત્મવીર્ય વધારવું કેવી રીતે દેશ દેશની લાલસાઓ દેહની લાક્ષાઓને એના તરફ ભાવ અભાવ ઘટ્યો તો એ આત્મવિજય ભૌતિક નો અભાવ કરે તો આત્મવિજય આત્મવિજય ખલાસ થઈ તેનું કારણ છે ભૌતિક સુખનો ભૌતિક સુખમાં જ રાત્રે સ્મિરણ કરે એનો રાત્યો છે ભૌતિક સુખ પછી આત્મવિજય ખલાસ થઈ ગયો નહીં તો પછી જ્ઞાની પુરુષની પાસે જવું એટલે તમને સંપૂર્ણ વાત બનાવી શકે જ્ઞાની પુરુષ ની પાસે શ્રીમદ મોક્ષ આપે પણ એ જ્ઞાની કેવા હોય એને ત્યાગા ત્યાગ સમજવે નહીં એમને ત્યાગે ના હોય ને અત્યાગે ઉદય કરનાર આધીન હોય કેવા હોય ઉદય કરનાર એને ત્યાં ઉદય કરનાર જેમ ઉદય કરે તેમ થયા કરે થઈ જાય હા મોટું થઈ ઉદય કરનાર <laughs> કરે છે ત્યાં જ્ઞાની નથી મોટો મોટો લખવો પડે એટલે શાસ્ત્રો નો સારો અભ્યાસ કર્યો છે આ કદાચ સાંભળી પડી શ્રીમદ આચાર્ય એ કહેવા માંગે છે કિંચિત માત્ર પણ ત્યાગ કરે છે તેઓ જ્ઞાની નથી ત્યાગ એમને પોતે લખ્યું જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સંભવે નહીં જે જ્ઞાન થયું તે એમાં હોય ત્યાગા ત્યાગ ના હૃદય કર્મ ના અધીન જ હોય પોતા પણ ના હોય શું ના હોય પોતા પણ ના હોય પોતા પણ ના હોય પોટલા જેવા હોય તે ઉઠાઈ જાય લોકો પોતા પણ હોય તો ત્યાગ કરે કિંચિત માત્ર છે ત્યાગ ત્યાગ જ્ઞાની પર ભરાય નહીં Thank છતાં ક્રમિક માર્ગ નું જ્ઞાની પર કેવું પડે છે મૂળ માર્ગદર્શન જ્ઞાની પર કેવું પડે છતાં ક્રમિક માર્ગ કેવું પડે બાકી ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ કે જેને ત્યાગ ત્યાગ ન સંભવે એ શ્રીમદ રાજચંદ્ર રાખ્યું ત્યારે પણ નથી જ્યાં ગર્વ નથી ગાળતા પોતા પણ નથી ગ્રહ નથી ખબર એવી આશ્ચર્યની પ્રતિ કહેવાય કે આશ્ચર્ય આ કાળમાં મોટું આશ્ચર્ય એવી પ્રતિમા કહેવાય અને તેમની પાસે જ્ઞાન દર્શન ચારિત્ર સાંભળે તો કલ્યાણ થાય એ સુણે એ શ્રદ્ધે એનાથી કલ્યાણ થાય શું કે જ્ઞાન દર્શન ચારિત્ર જગતમાં હોય શકે નહીં જે જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે એ સ્વતંત્રી વિજય લાગશે ક્યાં જોઈએ સતત રહીત જ્ઞાન દર્શન દારિદ્ર તપ કેવું તમારો શબ્દ ભગવાન એવો ખાણા તમે એક જ આવો સાહેબ નાખો પરિણામ બદલાતા નથી એ તપ એ તપ રીતે કઈ થાય એ તપને ભગવાને તપ કર્યું પરિણામ ના બદલાય એટલે જે તપ થાય છે એને ભગવાને તપ કર્યું આ તપ જ થાય ને આ બધા તપ ને દેખાય એ તપ ગણાય જ નહીં વાંકે દેખાતા કોને હમણાં તપ એ તપ જ ભગવાન નથી ગયો એ તપ છે સંસાર હેતુ છે શું કહે છે સંસાર હેતુ એટલે પુણ્ય ફળ આપે છે પુણ્ય ફળ આપે છે જ્ઞાની જ્ઞાનને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાનને તપ કે છે એક જગ્યાએ લખ્યું છે જ્ઞાનીઓ એક જગ્યાએ લખ્યું છે કે જ્ઞાનીઓ જ્ઞાનને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાનને તપ કે છે ના એવું કોઈ જગ્યાએ લખ્યું જ્ઞાન તો જ્ઞાન જ ભાઈ જ્ઞાનમાં તપ નથી તપમાં જ્ઞાન નથી શું કહ્યું તપ તો શબ્દ તપેલો હોય ને જ્ઞાન કેવું હોય જ્ઞાન પ્રકાશમય હોય તપેલો તપેલો જ હોય આ તપોબત દ્વારા મહારાજ આવ્યા હોય ને તપોબત ના મહારાજ આવ્યા હોય તો તમે એને જે પૂછવા જાઓ તો હું ના કહું છું પૂછ્યો નહીં આ તપોબત સાધુઓ એક તો તપેલા હોય અને તમે પીડી હેલો પણ હજી ભરવો છે એક તો તપેલા હડકો શું વાત લાગે એટલે તો ના બોલાય છે ટપો કરી તમે જેટલું દેખાય એટલું બોલી ગયા જોઈ લીધું મંત્ર નો ઉપયોગ કરવો ગુરુએ મંત્ર આપ્યો હોય એ મંત્ર નો ઉપયોગ આની સાથે કરવો ગુરુ મંત્ર ગુરુએ આપેલો મંત્ર હોય આની સાથે એનો ઉપયોગ કરવો આપણે લાભ થતો કરવો ના લાભ કરવા જેવું એક બે ગુરુ મંત્ર આપે જેટલા જોઈએ એટલા આપે કારણ કે એમના બાપ ને શું જવાનું ભાઈ હે એ વેપાર લઈને બેઠેલા તો તમે માગો એટલે આપે આપણને ફળદાયી નતો જવા દેવો ના ફળદાયી થાય શું કરું કોક જ માણસ વેપારી ના હોય મળી જાય આપણને ગુરુ ગુરુ કોક જ માણસ મળે વેપારી ના હોય એવા ભાઈ ઘણા ઘણા વેપારી સ્ટેટમાં હોય કે હવે વેપારી એટલે તમે આપણે માફક આવે કરવું ના ભાઈ શું કીધું એવું કહીશું આપણે છે નહીં આપણને માફક આવ્યું નહીં એ જુઓ એક ક્ષણ સંયમ વગર નહીં રાતે ઊંઘે થતા સંયમ ની બહાર નહીં રાતે ઊંઘો થતા સંયમ ની બહાર એમને શંકા પડે કેવી રીતે કેવી રીતે એમને મનમાં ભાવ કેવી રીતે ઊંઘમાં બી એમને સંયમ નથી તો કેવી ગીતા પહેલા સંયમમાં હતા તેમાં હતા અને ઊંઘી ગયા અને ઉઠ્યા હતા સંયમમાં ભાઈ તો બચ્ચો કાળ સંયમ જ હતો શું ઊંઘતા પહેલા હોય પછી તો આ સંયમ ચાલુ રહેવાનું એટલે નિરંતર ચોવીસ કલાક નો સંયમ અમારે અમારી જોખમદારી ગઈ સંયમ કહેવામાં આવે છે એ લૌકિક સંયમ છે કેવા છે લૌકિક એટલે લોકમાં કહેવાય બાકી ખરી રીતે ભગવાન કહે નહીં એને સંયમ ભગવાન તો સંયમ કોને કે ક્રોધમાન માયા ને સંયમ કરવા એનું નામ સંયમ ક્રોધમાન માં સંયમ કરવા એનું નામ સંયમ બાકી ઇન્દ્રિયોનો સંયમ કરવાનો ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો શું ક્રોધ માન માયા લોકોનો સંયમ કરવો એનો નામ સંયમ કે આમને સંયમ તમારે વર્તે એ સંયમ ધીમો આ સંયમ ધીમો સોળ પ્રકારના ક્રોધમાન માયેલો જાય નવ પ્રકારના ન પટાઈ જાય એના જેવો મોટો સંયમ કરવો જે ભગવાન તમે આવી જતો એ સંયમ તમને વર્તે સગત સમજમાં ફેર ઓછી હોવાથી એનો લાભ ઓછો ઓછો મળે જેટલો સમજે એટલો લાભ કે હું શું કમાયો વાઈફ પાંચ લાખ ડોલર પછી પાંચ બે માં છે કે હજાર માં શું ખબર સંયમ માં આવ્યો ત્યારે મોક્ષ થાય અને અહીં જ મોક્ષ થઈ ગયો ભાઈ સર્વ દુઃખો થી અથાવ દુઃખ એક પણ દુઃખ સંસ્થાન નું કોઈ દુઃખ અડે નહીં એનું નામ સંયમ આ જે કવિ પાકો સંયમ છે ને તે અહંકારે કરીને સંયમ કરેલો કેવું અહંકાર દેહને સંયમિત કરે મનને સંયમિત કરે વાણીને સંયમિત કરે એ સંયમ ના કહેવાય સ્ટ્રગલ નામ સ્ટ્રગલ કેટલું કહેવાય સ્ટ્રગલ હા અંગ્રેજ છે તો કર્યા હા તમને આપ્યું દાદા ભગવાન હાજર થાય કેટલાય લોકોને દાદા ભગવાન હાજર થતા કલાક બોલે બધા કર્મ ભસ્મીભૂત કરી નાખે સર્વસ્વ કર્મ ભસ્મીભૂત કરે તમને ભાઈ કઈ નહીં લાગ્યું નહીં ઠંડક લાગી પછી અસર થઈ એ શું કહેવા માંગે આપના ચરણારવિંદ મારા હૃદયમાં સ્થાન પામો એ શું કહેવા માંગે માંથી મારો આખો દડો આપણું સરનું જેવું કે આપણું સરનું આપનું સરનું અંગીકાર હોય શરણ શરણાવી થશે આપનું સરનું હોજો સરનું સરનું નિરંતર પછી તમે તમે તમારી જે દરિયા છે એ દરિયા આપની વૃત્તિ એ અમારી વૃત્તિ હા છે બરાબર કામ દખલ છે મનની દખલ છે દખલ કર્યા આખું અંતસ્કરણ સમજી જાય તો વિચાર આવે ને વિષયનો તો પેલું અંતસ્કરણ આખું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું એમાં પરવાઈ રહે પછી ખસે જ નહીં આગળ ભાવતું છે ના ભાવતું ના બીજાને વિચાર વિચાર આવે ત્યારે વૈરાગ ઉભો થાય વૈરાગ ચિત્રી જડે એ ગમતું કેવી રીતે નીકળે દાદા ગમતું કેવી રીતે જાય શ્રીનિવાસ જબરજસ્ત ભાવ મૂક્યો છે નિશ્ચય ઉપર નિશ્ચય હોય તો બધું બદલાઈ જાય હા બધું આપણે એક જગ્યાએ જવાબ આપ્યો છે કોઈએ ભાઈ પૂછ્યું છે કે આ તો બધું કે કર્મને આધીન લઈને જ હોય ને તો આપણે કહ્યું કે બીજું બધું કર્મને આધીન છે પરંતુ આ વિષય એવું છે એ નિશ્ચય હોય તો ભૂખ લાગી હોય દૂધ પેલા આપે છે પણ હથેર પડ્યા પછી દૂધ પીએ જ નહીં ભૂખ લાગી છે તો હોય અઠ્યોતેર શું કરે ના પીએ નીચે કરે નીચે છોકરું ભૂખ લાગી જાય કે જવું થઈ નવું થયું છે ચાલી શકે આ તો બરસાદ માણસ ચડી ગયો ત્યારે નીચે છે એટલે આ બધું મનનું સાંભળ સાંભળ કરીએ એટલે નિશ્ચયમાં કચાશ વધશે ને મનનું જો ના સાંભળે તો સાંભળે નહીં તો પછી નિશ્ચય નિશ્ચય તરફ રહે મનનું સાંભળે તો બની ગયું સાંભળવા મનનું સાંભળવાનું નહીં આપણે વાત કહી ને મનનું સાંભળવું જ નહીં સાંભળનાર કોણ દાદા આ મનનું હું તું મને કોણ એમ ઢીલો થઈ જાય છે ઢીલો કોણ થાય છે હું કઉ છું કે હું હું ઢીલો થયો એટલે ચોટી પડ્યું મને પોતે આત્મા થઈ જાય પછી કોઈ નથી વળે શક્તિ નહીં કોણ છે અંદર સંભળાય છે ખરું કે આ વસ્તુ સારી છે ખરાબ છે બધું બતાવે છે અંદર એટલે મને તો કોણ છે આ અત્યારે પેલો વિષય નો વિચાર આવે ને તો વૈરાગ આવે ને બીજું બધું સારું અવરું બતાવે દલાલી હોય દલાલી મળે કોની દલાલી આપણી આપણી એટલે બીજો પ્રતિષ્ઠિત લાલચ વાળા દલાલો ઓળખવા જોઈએ કારણ કે આવું ઘણી વખત તો કોઈ પણ માગે ભગવાન માગે નહીં છે ભગવાન સંસાર પૂછ્યું પૂછવાથી ભેગું થઈ જાય પૂછવાથી આ તો ઘણી વખત મારે આવું બનતું હતું દાદા એવું ખબર પડી જાય અને અનંત દાનત ચોક કિતાબ બોલો ને દાનત ચોર કોની છે અને આ બધું જાણું દાનત ચોર કોની છે કોની તારી બીજા કોની બીજા કોની તો સિદ્ધાર્થમાં છે સિદ્ધાર્થમાં થઈ મહે મહેશ છે દાનત તો નથી એ સમજમાં છે કે સુધાર્થમાં શુદ્ધાત્મા નથી પણ આની તો છે ને હા તારી છે નિશ્ચય હોય તો સારી એની નિશ્ચય કોનો હા ના ના જોઈએ તે નિશ્ચય રહેતો નથી ને સ્ટ્રોંગ એનો થોડું હા જબરો અઠેતેલી નિશ્ચય કેવો રહે હા દીધી નામ અત્યારે આપડે આમ ગલી બધી કરીએ થાય ને જોયેલું મેં એને જોયેલું છોકરા છે એ નામ નીચે શું કે નહીં જઈએ અને ચોપડી પાસે ને એને નહીં જઈએ બોલવાની જરૂર પુસ્તક જ્ઞાન જ એમ કે ઉલટી થાય એમ કેમ બોલે જે વખત આવા વિચારો ના આવે એક વખત મનમાં વિચાર આવે તે વખત આવા વિચાર ના આવે ખરાબ છે દાનત સુધારવી પડશે ખરાબ છે આ ઘર સારું સારું જરા આપણું રક્ષણ કેટલું કરે છે દલીલબાજી કરે છે વકીલાત કરે છે કે નીચે પચાસ હજાર સ્થિર નિશ્ચય નહીં નહીં એટલે નહીં તું નથી બોલતો મરી ગયા ઘણી વખત આવો નિશ્ચય કરીએ છીએ દાદા હું નિશ્ચય આવું ઘણી વખત કરું છું આવું બોલવું એટલે પછી નિશ્ચય હવે સમજી માણસ ઠેકાણા બનાવ રહેવાનો નિશ્ચય માને આવું બધું બોલું ના જે થાય એ તો કેવું જોઈએ દાદા પણ થયું એટલે કહ્યું તેમાં જોખમ આવ્યું જે થાય એટલે જોવા જેવી નથી છે કે એટલે પછી ફરી સાયકલ પડી કિલો કહેવાની જે થાય આપ આપ એવું ગાતું નહીં કે આવું પણ પેલા વિચારો ના જે સ્પંદનો રહે આવા વિચારો આવે છે મહેશ ને ગમે છે એ બધું ગમતું અણગમતું રહે ના ગમતું રહે એ વિચાર તારે શું લેવાનું પેલા જોખમદાર ને આપણે આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધિત જે આવા વિચારો આવે છે એ પછી એવું થાય હવે કેમ આવે છે વિચાર આપણી થઈ નથી પોલોમાં સહયોગ થાય પહેલા થાય આવું વાત જ ના કરે હા એ વાત કરે ને તે જોક જે કરે છે ને આપણે તે જોક સાયકલો ઇફેક્ટ પડ્યા કરે શું જે મય મય વિચાર આવે જોવા અગર મારું શું એમ કહી દઉં તું અથવા અધ્યાત્મિક નિશાની કહેવાનું ના કહીએ તો આપડે એના માલિક થતા રહ્યા આપડે ઘણી વખત વિચાર વિષય સંબંધી વિચાર બહુ જોખમ છે આ બધું સાંભળેલું એટલે હા ભાઈ જોખમ છે ને ખરે જોવા જેવું નથી અડવા જેવું નથી એનો રાત કરે રાતમાં જવા જેવું હેમત જો જોખમ એટલે શું જોવા જેવું હાથ જવા જેવું નથી હા જેવું નથી હરવા ત્યારે બધા હરડે છે પછી મૂકી દેશે પેટીમાં પછી પાછળ પેટી મુલાવી મૂકીને બહાર કાઢી દેખાડશે જાણ પણ થાય કે આવા બંને વિચારો આવે છે વિષયના બંને આવે શું તો આપણને ખબર પડે છે સર ખબર પડે છે એ એમના બધા આત્મા ને ખબર ના પડે આત્મા છે કે કેવું મારે વિચાર ગમે આપણે વિચારો જે આવે છે ગમે છે ના ગમે આપણે શું જોવાની જરૂર આપણને ખબર પડે છે ના એ આપણને ખબર પડે ને એ આપણે જોવાની જરૂર સર લઈ જાય ચાલ્યા તો સ્ટેશન પર જવું હોય તો અહીંથી આમ ફેરવું પડે પણ મન ગઈ આ ગઈ ગઈકાલે આમ ગયા હતા આમ ફરે શું કરે એને ગમે આપણે મારી જે કામ જવું ત્યાં ફેરવાનું કે ફેરવવાનું ફેરાઈએ તો છે એ બાજુ જવું જ નથી પણ અંદર અંતસ્કરણ આપણું ચાલ્યા કરે છે આવું એટલે કે અમુક સંજોગો એવા હોય તો આવા વિચાર ફૂટે છે આવા સંજોગો એવા હોય એટલે વિચાર ફૂટે છે

આપડે હાથમાં છે બધું એક પાંચ છ ત્યાંથી મુખમંત્રી ચંદીરામ સહાની ને ત્યાં નવજીવન વડોદરા સવાર ન પણ હોય અહીંયા ત્યાગ હોય અગર ના પણ હોય શું એટલી શ્રીમદ કહ્યું અમને જ્ઞાની પુરુષ ને ત્યાગ સમજે નહીં ત્યાગ ના હોય ને ત્યાગ હોય શ્રીમદ નું વાંચેલું છે ને એટલે બરોબર સમજમાં આવે છે બરોબર છેવટે બુદ્ધિ ને ખલાસ કરવાની છે એ કે છે કે અમે બહુ શાસ્ત્રો એનું વાંચન કર્યું છે પણ પછી એમ થયું કે છેલ્લે આ સહજ વાળી નીકળેલી ભગવાન ની લખી બુદ્ધિ વાળી શું કર્યું લખી બુદ્ધિ વાળા લખી એટલે અસહજ થઈ ના કામ થાય છે બુદ્ધિ ખરાબ થયા પછી સહજ વાણી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ હતી તાર બહુ હતી તો ખાલી થઈ ગઈ બુદ્ધિ કેવી ખાલી થાય કોઈ કહે છે મારે બહાર ખાલી કરી છે એક પૂછ્યું કે મારે બુદ્ધિ ખાલી કરી છે તો જે બન્યું એને ન્યાય ગણવામાં આવે તો જ બુદ્ધિ ખાલી થાય એનો ન્યાય ખોળે નહીં જે બન્યું એને જ ન્યાય ગણવામાં આવે આપણે સમજાયું શું કહેવા માંગુ બે વર્ષે ઉઘરાણી ના કરે છતાં કોઈ ભેગા થાય તો કનૈયા શું કે પેલું હોય તો આપી દેજો એમ કે સાહેબ આવ્યો હોય તો પેલો શું કે શું આપી દેવાનું કહો છો તો આપડે કે તમને પાંચસો લઈ ગયા કે તમે મારી પાસે જ લઈ ગયા હતા તમે ભૂલી ગયા લાગો છો એટલે તમે મારી પાસેથી લઈ ગયેલા એટલે આપણે સમજી જવાનું કે આ કરેક્ટ પાંચ છ આપી દેવાના આ બુદ્ધિ ઓછી થવાનો અમારો રસ્તો આ કરેલો તે રસ્તો આ કરે એ બધી બુદ્ધિ ઘરે બહુ પાડી દુનિયામાં આવા માણસો આખા હિન્દુસ્તાન છે ને તેમાં આવા માણસો બહુ બસો નીકળે વધારે કારણ કે આ નલાયક ના પ્રસંગ આપણને થયો છે પાંચસો થી છૂટી જતો હોય તો બહુ સારું સારું આ પ્રસંગ છૂટી જવા માટે પાંચસો નહીં પાંચ હજાર આપવા જોઈએ આવા માણસ એકદમ પરિચય પોતે લીધેલું લીધેલી વાત જવા દો આવા માણસ એટલે પાંચસો આપી દે ને એટલે આપણે પ્રસંગ ફરી બાંધે નહીં એ આપણી પાસે આવે નહીં આપણે એની પાસે જઈએ નહીં એટલે મોટા મોટો ફાયદો થયો આપણને લાખો રૂપિયાનો એ પાંચસો લીધા ફાયદો નથી એની પાસે આવું બોલે આવું બોલનાર હોય શકે પોસિબલ વસ્તુ છે પણ આવો છે દુનિયામાં આવા છે આ તો અમારે દાખલો બનેલો તે મારી જાતે મને તરત જ લાભ થઈ ગયો કે આવા માણસ તરત પહેલું તો આટલું મોટું થયું કે આપેલા તેનો ગુણ ક્યાં ગયો ઉપકાર ક્યાં ગયો બધું તેને બધા આપણે આપણે ધર્મથી બોલીએ નહીં આપણે શાંતિ બોલીએ વિચાર દુઃખ થશે અને અડચણ હશે ઉઠતો એ તો કે છે કે ત્યાંની વાત કરો છો આ કઈ જતની વાત કરે તમને પાંચ રૂપિયા આપ્યા હતા ને મહેતાજી આપ્યા મહેતાજી આપ્યા હતા મહેતાજી ને પૂછજો કે મેં આપ્યા આવું મોટું હિંમત ભગવાનની ભગવાનને છેતરાની હિંમત એ કરે એવો માણસ કોઈ એટલે મેં કહ્યું આટલો દબત્કાર કરવા છે મેં કહ્યું કે તમને તમે મારી સાથે જ ચાલો કર્યો અત્યારે જે લાઈન મહેતાજી કહી દીધું રૂપિયા પાંચસો આપી દો તો ચા પાણી કઈ નાસ્તો કરાવડાવ્યો એ સમજી ગયો કે આ જો મોરખ બનાવ્યો ને અને મોરખ બન્યો ખરો સાચી ખુશી થઈને મોરખ બન્યો કે અમને છૂટું ઉછા આવે તેની પાસે લીધા હોત ને તો મને પાંચ લાખ ના નુકસાન માં ઉતાર હતી એનું ઓળખાણ થયું માટે કારણ હું હું આપના જેવો ખાનદાન માણસ હતો કેવું એટલે પછી હું તો ફરી છેતરા જ પાછું છેતરાય ના છેતરાય ખાનદાન એને શરમ આવે ને એને પોતાને શરમ આવે એના કરતા મને બહુ સુધું થયું આ લાભ તો અત્યારે આવું છે હું ખુશ થઈ જવું ખુશ થઈ જવું મુક્ત છે ને અને તારો માણસ કે છે સારો માણસ પાંચસો આકાર ઉપકાર પૂરે નહી એવા જોયેલા નહીં જોયેલા હે બધી જાતના લોકો છે તિરસ્કાર કરવા જેવા નથી જો અમુક માણસો હોય તેને ના આવે જગત બધું ભગવાય પણ બુદ્ધિ બુદ્ધિ બંધ કરવાનો ઉપાય આ અને એની બધો બુદ્ધિ ચલાવો તો રાત્રિ રાત કેટલા દાડા ઉચ્ચાર્યા કરે ચાલે ના ચાલે કેટલા તારા સુધી ચાલે